કામ કરી બીજી કરે બરાબર બરાબર લુગડું ના શું કરવું છે એ બધું આવે સત્કારી ના લે મેં બોલ્યા કરો કાગળ ના બરાબર નિર્વાણ મારા પર બધા મહાત્મા એવા થઈ ગયા બહુ ડફર ના કરે સમજાય તમને હા તમારું જોઈને બધા શીખે છે દાદા હા નિનાન સમજાયું તો નહીં પણ આપણે એની ના થાય તો કઈ ને સુકવાનું જરૂર સુકવા પડે ચાલે એવું કશું ના હોય એ તો દાદા તમે પેલો રોટા ની વાત કરી કવિ નું એક પદ છે ને કે પેલું ભોજનાલય શૌચનાલય પૂરણ ગલન ને શુદ્ધાત્મા એટલે નાવા ધોવા ને લોટો સંડાસ ને નાવા ધોવામાં આખું જીવન ખર્ચાનું એવું બધું બોલે છે ને એટલે અમારે બધો ટાઈમ જતો રહે છે બહુ તમે ઉડાવી દો છો તમે તમે એક વસ્તુ ઉડાવી દો છો કે આપણો વ્યવહાર કાચો પડે છે તેના પર તમે ધ્યાન નથી અપાવતા શું કે છે કે છે તમે એક વસ્તુ ઉડાડી દો છો કે આપણો વ્યવહાર સાચો પડે છે તે તરફ તમે ધ્યાન નથી અપાવતા જે પડે છે તે તરફ તમે ધ્યાન નથી અપાવતા ઉડાવી દો છો હા બરોબર વ્યવહાર કોઈ પણ સેવા કેન્દ્ર દાદા એટલે અમારી અમારી સેવામાં એ ભૂલ થાય તો અમારો વ્યવહાર સાચો પડે કહેવાય દાદા એમની વાત બરાબર છે દાદા અમારે તો જાગૃતિ રાખવાની હિસાબ છે એ તો ચૂકવ પડે આમ થવું જ જોઈએ ગુનો છે બોલનારનો બરાબર આમ થવું જોઈએ એવું બોલશે નહોતો નહીં પ્રભુ જ બોલે બોલનાર લોકો નો એટલે અમે થવું જોઈએ એવું બોલે થવું જોઈએ એમ ના બોલે હા એવો બેજો ભાઈ કે આમ થવું જોઈએ બરાબર સમજે ક્યાં કરીએ ગુનો ક્યાંક કરીએ આપણું નામ તો થિયરી છે પછી ધીરે પછી જવો બરાબર વ્યવહાર કેવો હોય એ કાચો જાય એટલે થાય તેનો વધુ નહીં બરાબર ઉગાડી ચાલે આ બંધો કરી દે તો બરાબર અને સાવધાન થઈ ચલાય છે વ્યવસ્થિતતા પર આધાર કેળો છું બરાબર અવ્યવસ્થિત બરાબર તમને લાગે ને હા જવાની હોવો જોઈએ જવા એટલે થઈ બરાબર સંસાર રોગે કે છે ને شدر آپ ہاں آپ نہیں આનંદ આવતા એ જ ગાયેલું છે ને દાદા એ જ ગાયેલું ગીતો ગાયા કરે પણ વખત ગાય પણ પહેણા વેરે ગાય Ah મારા પર બધું ખાતરી બરાબર માંડી મળી બરાબર નહીં તો પછી બાર વાગે રાત બાગીમાં ગઈ અને કે છે કે દાદા બરાબર દાદા કેવા મારું છે બરાબર પણ મારે દાદા કહે છે એમાં ભૂલ ભૂલ હોય નહીં એટલે તપાસ કે જડી બરાબર આમાં કહીએ નહીં બરાબર હાજી દાદા પણ દાદા એવી કૃપા કરો ને કે અમને જાતે પછી ધીમે ધીમે દેખાવા માંડે આપ એવી ચાવી ફેરવી જ આપો છો હા એમાં ગેપ નહીં ગેપ નહીં પડી ગયો લાગે ને ગેપ હોય તો ભૂલવા હોય તો કહી દે કે આ ભૂલવા બરાબર બરાબર છે સમજાતો ને ખરો તો ના જ કહો દાદા ખરે રસ્તે ચડાવો તો તમે આ બધી માથાકૂટ કરો છો પછી ખરે રસ્તે કેમ મૂકો મારી મહેનત એવું તો સપનામાં ના કરો હા એવું ના ચડાવવા તો બધી સાચે રસ્તે ચડાવવા તો માથા તમે આટલું બધું કર્યા કરો છો એટલે તમે બધાને કહું એવું હોય તો જ કહું પાડીને કહો બરાબર આપણને દુઃખી મટી જાય હા પટી જાય મનમાં અંદર ખાલી પુસ્તક હતી બધા આશ્રમે આવે તો ચાલીને એક્સપ્લેન કરીને પણ જઈશ પાછો બરાબર ઠંડક ને આનંદ એનો મુક્તિ અનુભવ અનુભવમાં આવે ને અને પેલી બળતરા ભૂલેલી ના હોય દાદા એટલે પણ સંજોગોમાં પેલે રસ્તે તો જરૂર જ નથી આ જ રસ્તે ચાલુ છે પછી મારું વહેલું રહે આપણે ના એને વિચારવાની જરૂર જ નથી એટલે ને દમ નીકળી ગયેલો ને તો શેની હોટલ હતું દાદા ઠીક <laughs> એટલે ના મારે જ નહીં મારું તમારે કૃપા ઉઠી ગઈ એ મને ખાતરી માનો દાદા સારું શું છે આપણ મને પણ સમજાશે કોઈ દાડો એમાં મેં મેં પણ પૂછી આપે વાળવા માટે જે મારે તે મને અનુભવમાં આવે હવે તમે કહ્યું ને કે મને મને જયારે બુદ્ધિ કુદાકુદ કરતી હોય ત્યારે તમે જયારે મને આવી રીતે કઈ બુદ્ધિ તમે કહ્યું એ રીતે બુદ્ધિ થી વાળો પ્રયત્ન કરો ને ત્યારે મેં આડે ઉભી થાય ના દાખલા ખોલવા જેવા નથી પછી આમ કંપાળી કંપાળી હા બહુ કંપાળી <laughs> ખબર તારા મનમાં એમ લાગે આ તારું આવું કેમ છે એમ કહ્યું મને તમારો બહુ ગમે છે ભલે ગમે છે કહ્યું એવું નહીં તમે કહો હું જવું છું તો પછી એવું ને મને એમ અને અભય મૂકેલો મૂકેલો ભેદભાવના બધું સાચું અંદર હૃદય બધું જીવ હોય બધું આ તમને અંદર વધારે બીજો અસર મારું મુશ્કેલ નીકળી જાય મેં કહ્યું હતું મેં તમારું ઉપર મારી જુલાતો નથી ભાગ મને આ ચારે બાજુ ઊંચું કરીને નવડાવો મને બરાબર હા હા ચારે બાજુ ધાર કરીએ બરાબર મને નવડાવી પાણી પચકાઈ લે બરાબર હા ભૂલી જઈએ અમને ચા પી યાદ રહે પછી તો પ્રકૃતિ વાળી આડી હોય ને એ નવી હોય એમને ના યાદ બરાબર બરાબર દાદાએ આ બધું યાદ રાખ્યું છે તે જાણીને મને પણ ભરાઈ આવે છે મને મને ભરાઈ આવે છે તારે બધું કેટલું જીવ જીવ યાદ રાખ્યું છે રાતે કોઈ ટાઈમ હોય હા નથી એટલે મને એમ લાગે ને જો બરાબર મને ઉઠાડજો હા હું ઉઠાડું નહીં બધા બરાબર નામ થઈ બધું તમે આવડી જરા બાબો નથી <laughs> બરાબર એ કહે સમજીએ આપની સાથે રહી રહીને તો વધારે સમજ સમજ આવે દાદા અને આવી વાતો કરો એટલે નીરુબેન ને વંદન વંદના વંદના કરીએ વંદ્યા કરીએ કે ધન્ય છે આ બેન ને તમને સાહેબ ઓળખીએ તો હા પ્રકૃતિ નો ઓળખ્યો આત્મા એને ઓળખ્યો તમારે દેહને પણ સમજી ગયેલો ચોક્કસ છે ગમે તે બરાબર તમે કહ્યું એમનું હાર્ટ તમે બહુ સુંદર જોયું છે હે વસંતભાઈ નું હાર્ટ તમે બહુ સુંદર જોઈ લીધું મને એક દિવસ તમે કેતા હતા બધું એમનું હાર્ટ પછી તમે મને કહ્યું તમે જે સમજો છો એવું નથી એમનું અંદર આવું છે એક દાદા ઓળખી શકેલા દાદા એટલે મેં કહ્યું હું ઓળખી ગયો છું માટે તમે તમે કહો દેવતા આપી બરાબર સમજ પડી ને હા દાદા का नीरज क्या है नीरज क्या એક સાચી વસ્તુ છે અરે એક સાચી વસ્તુ હું એટલી ઈચ્છા રાખું છું તમે સમજી મને કહો ત્યાં પ્રગતિ હોય ને હું નહીં કહેતો કે નાના કરવા મળે બધું દાદા એ દ્વારા કહું નહીં હા કોઈ પેલું ગોળ કરે કઈ કહું તો હા દાદા પર ગોળ કરે ઠીક છે હા આ ચા ના પીએ એનું તો બીજા ચા પીએ બધા કહેતો જ પીવું ને ના પીવું હા એને કહ્યું ના એમને કહ્યું કે લઈ લઈ આવો હવે પૂજા થઈ માટે બરાબર તો પછી નહીં કરો બરાબર વખતે લવ કરતો નથી લવ ની બધા ના હોય જેવું ના હોય આપડે તો કામ હાથે કામ છે ને ના ના ગરમી આગળ ચાલો મિરર પાસે ઘરની ઘરની ગાયો હતી હા તેથી ઘરનું દૂધ ઘરનું મકાન હા દૂધ એ બધું બધું પડી ગયું હોય કે હજુ તાપ કેટલો બધો આના મળે આવી છે કાલે નિયમ છે નિયમ છે આપણ ગોઠવી ગોઠવી તમને જાણો છો આવડે પરફેક્ટ આવડે એકદમ પરફેક્ટ આવડે દાદા એટલે તમારે ગોઠવણી શીખવી પડશે કારણ કે ગોઠવણી આવડે તો તમે મારા કાયદા હશે સારા કામ બરાબર ગુસાઈ જાઓ અને તો છે બરાબર શીખવા માટે પછી અમો ધ્યાન ના રાખજો બરાબર મનમાં એવો ભાવ જ કરવાનો ભાવ જ કરવાનો કે દાદાની ગોઠવણી જોવી આપણે બરાબર એ પાછ જોવા ખાતા જો દેવા કરવાનો ધંધો ન કરી દેતા બરાબર પછી આપણે જે કરવાનું એ જ કરવાનું બરાબર Bella. એટલે આપણે ઉપયોગ મળ્યો ઉપયોગ માર્યો બરાબર મન કસરત કે ના આપણે બરાબર ટાઈમ ઉપર છે બરાબર એટલે કંટ્રોલ ના બરાબર કામ બની ગયું મનને કામ આપવું એવું કામ હું આપવું છે ઉપાધિ ના કરે ઉપાધિ ના કરે એવું અને ઉપયોગ બધાને મજા આવે તે તો થઈ બરાબર મમતા પૂછપુછ કરી એટલું બાકી ઉપયોગ ના હા કેટલી મિનિટ થઈ કેટલા ટાઈમ થઈ આમ બરાબર પ્રકૃતિ એમ જાણી હા ઉપયોગ ના હા પછી ઉપયોગ મળી સમજાય સમજ પડી ગઈ ના એમાં રોકવા જાય એટલે અમારે રોકવાનું નહીં આવે બધા એવું રોકવા જાય પણ બધા ધીરે ધીરે સમજે પડી એવું ટપલા બાર બાર કરે શું કહ્યું મજાક ના ચાલો રોજના જોનાર નહીં રોજના જોનાર હોય તે જોનાર બરાબર આ જોનાર કેવું લાગે પાછું કેમ બરાબર લાગે બહુ સરસ સરસ લાગે લાગે ને લાગે જ કરે તો એવું નથી ના એ લોકોનો ભાવ એવો બોલે કફ કફ થઈ ગયો હોય ડાક્ટર કહ્યું કફ થયા એટલે આવા જાય ધીમે ધીમે બેસતો બેસતો જાય સાહેબ બે દાખલા બગડેલો ના માન્યતા બરોબર થઈ ગઈ છે બાવાથી જુદી ઉત્યાર અને હંડ્રેડ પર્સન્ટ પ્યાર રસ્તા બંધ થાય રસ્તા ખેતા વધે નહીં મળે જ્યાં માર ખાઈ જાય ઉલટી કરવાની અરે તો અમલ કરવા ઉલટી જ કરવાની ઉલટી કરી પેલો ખાઈ જાય જે બીજો કોઈ ઉલટી કરે છે આપડે ખાઈ પછી મોડું કરી જાય ક્યાં ના જઈ રહ્યા ગયા એ તો ગયા એ તો આવી અહીંયા જ રહે છે ધીરુભાઈ તો ઘેર ગયા બે તમે પેલું કહ્યું ને કે આ બાઓ તું એનાથી જુદી અને પાછા એનાથી જુદા હંડ્રેડ પર્સન્ટ પ્યોર ભગવાન અને આ મંગળદાસ તો ખરા પાછા મંગળદાસ તો ખરા પાછા મંગળદાસ હતા ત્યાં બીજું કે છે લોબો કે છે એટલે લોબો છે લોબો છે કે કે બીજું કે લાગે એક કે હોય એથી શરૂ થયું હોવાર છે તો ઓછો હોય કે હોમ ગયું છે શરૂ થયું તો અશિષ્ય કહેવાય ને જોગો જોવા ભગવાન જપા જ્યાં જપા ગયો આવ્યો એ ભગવાન એટલે એ કહેવાય બે કહેવાય એ કહેવાય એટલે પેલું સમજવાનું મનમાં ત્યાર સોલ્યુટેશન આવી ત્યાર સોલ્વ થઈ ગયા હવે લાભો વધારે વપરાશ બીજા ક્યાં જોઈએ બાવન મારે વાતચીત કરો મળે મોટા મળે નહીં બોલતા મળે છે સાદા મળે જેને લિંક એટલે બહારથી લાગે છે કે સમજાય છે થાય પ્રશ્ન ઉભો થાય પ્રશ્ન ઉભો થાય એવો હતો થાય એવી વાત ઉભા થાય તમે કહ્યું ને દાદા તમે જે રીતે પુષ્પાબેન ને કહ્યું ને દાદા પ્રશ્ન ઉભો થાય તો બહુ બહુ જાડી બુદ્ધિ કહેવાય પણ તમે પેલું કહ્યું ને કે જ્યાંથી મારે સમજવું છે એવું કહ્યું ત્યાંથી એ બુદ્ધિ ખોરાક બધો બુદ્ધિ ખાઈ જવાની અને દર્શન આવડી જવાનું યાદ છે પણ હા મને ભાઈ દાદા ભાષાના પ્રશ્નો પર છે પ્રશ્નો પર થાય વાત જ ક્યાં હતો અમુક બોલતા નથી આવડતું બોલતા હું પ્રશ્નો પર થાય એવું બોલું તો થતા બોલતી Yeah, you, you, you, for some of you time and not yeah. then you can see and for the... So uh, the way I understood what you were saying, really through this way, the, when you were talking, more પડશે તો શું થાય અમુક વાર ઉદાર કરીએ છીએ બધા અમુક વાર શું થાય તમે બોલતા હોય ને પછી અમુક શબ્દ આવે ને તો એ શબ્દ સમજાય કે આ શબ્દ અર્થ શું છે એટલે પછી આખું સુધી જાય ના ભાઈ બીજી રીતે હા હા કોઈને બુદ્ધિ તો હોય ને ના આધારે સુંદર પડે શું કહે અને સગવડ પડે છે જ્ઞાન કહેવાય થોડી બુદ્ધિ કહેવાય બુદ્ધિ સમજવાનું બુદ્ધિ ના થાય સમજ્યા પછી જ્ઞાન જ્ઞાન થઈ જાય જતા તને છતાં એવું બોલી પહેલા તારે એવું થયું પ્રશ્ન ઉભા થયો કેટલીક વાત કર્યા પછી તારા બધા બંધ થઈ ગયા એનો વગર મને સમજી ગયો છે પેલા તે ના થાય બોલી એ જોઈને તો આવડી જાય ને કલ્યાણ થઈ સરળતા સરળતા એ હત્યા નહીં આપણું કામ થાય નહીં એમાં કઈ કોઈ મારવાનું નથી અને એનો હાથે વાજી ઇનામ આપવાનું અમને વાંધો નથી બધા લોકો સમજી જાય છે કે આ પછી બગડી ગઈ રાગે પડી અમારી જોઈ ના પડે નહીં બગડે મારો સ્વભાવ એવો છે કે હું આપણું કરાવડા પછી હું આવું કરે પછી તમારું આવું થઈ ગયું જોવા એટલે દૂર ના ગયેલો પછી પીએમ તૈયાર થાય એક ચમચી નાખજે પણ એવું બોલતા આવડી તે શબ્દ કહેવાય સહજતા સરળતા મને સમજે જ્યાં કહેવા ગયા છે અમે આ અક્ષર હતો ને ને મનમાં વિચાર કરતો પાક લાગતી આવે આ સુઈ જવું કે બે આવું કેમ એમ જાણવું છે કેમ આવું થઈ ગયું તૈયાર થઈ વાર ના લાગે તૈયાર થઈ એવું તમારું સાથી છે પણ હવે થઈ શકો ત્યાં એવું એવું લાગે કે જે તૈયાર કે ડેવલપ બધું હતું તે બધું બુદ્ધિ નું હતું પણ દાદા ની કૃપાથી થયું છે ત્યાં કશી વાર લાગે એવું જ નથી ના પણ એટલું થોડું દાદા કે જેટલું ઊંધું ચાલ્યા અને જે અનુભવ થયા તે હવે છઠ્ઠું ચાલતા જે અનુભવ થાય એટલે પેલા અનુભવ જતા રહેલા હોય એટલે બુલેટ થયું કે આપણે દાજ્યા હોય તો આંગળી ના જાય એના જેટલું ફાયદો કરી આવે એકવાર દાજ્યા હોઈએ આપણે પછી ફરી આંગળી નાખવા જઈએ નહીં ને એના જેવો કોઈ ફાયદો કરે એ પાછલો અનુભવ હા સમજાય તો નહીં કે તમારા <laughs> બુદ્ધિમાં સહેજ બેઠા બેસીને બુદ્ધિનો જરાક સારો લેવાય ને તો તાર થોડું દાઝ્યા જેવું લાગે પહેલા દઝેલા ને બુદ્ધિ થી હવે જરાક જોઈએ તો અનુભવ એટલા બધી દેખાય એટલે ફરી આંગળી ગાલવાનું ના ગાલવાનું મન ના થાય હા એ અગ્નિમાં અગ્નિમાં જતા દાદા બહાર નીકળીને